સ્ટેપ બાય સ્ટેપ તેની જોડે સ્ટેપ બાય સ્ટેપ પગથિયું પગથિયું હરિપરા કોંગ્રેસ ભરાયેલી સુભાષચંદ્ર બોઝ દાદા કઈ વાત કોણ બનાવ્યા અમને કઈ ખ્યાલ જરા ક્યાં હું તમને હરિપરા ગયેલા ગાંધીજી બધા આવેલા કોંગ્રેસ માં નહીં પહોંચેલા છે એવું કે કે વેધર વુમન અને વર્ક જોબ એનો કોઈ ભરોસો નહીં અમેરિકાનો ખરેખર એવું છે દાદા વેધર ક્યારે ચેન્જ થઈ જાય ખબર ના પડે રણમાં બરફ પડવા માંડી જાય ખરું ને હિરોસીમાં જાપાન નું હિરોસીમાં એની અંદર બોમ્બ જે લાખો બોમ્બ લાખેલો લાખો માણસ મરી ગયેલા એ બોમ્બ આ ઓકલીજ ની અંદર તૈયાર થયેલો દાદા ઓકલીજ માં તૈયાર થયેલો એમ ને તે ભૂમિમાં દાદા આવ્યો અહીંયા એ કેવું એમ તો સમજાવો દાદા કે અમને કહીએ છીએ Yeah. એ ખાનગી નું કરે સારું હશે કે બરોબર મસ્તી લાગે છે સરસ આખો ચહેરો બદલાય ટાઈમ લાઈન પર આવે એના કરતા તો ડિફરન્સ દાદા તો એક જ પડી ગયા લીધું બીજી પડી ગઈ આપી જ નથી જ્ઞાન તો જે અપાયું જ નથી ફૂલ ડોઝ એમ કે બાસ્કેટ છે ને એમાં બાસ્કેટ બસ છ સત્યાસી ત્યાં ગરબા આવે અને મોકલું ગવાનું હોય ગરબા પર ભીડ કરેલી પહેલાં ભીડ નીકળી જાય તો મોટું તો પેલો ગાય એટલે તું નીકળી જાય એ દેવ કરવા પડશે ને બચ્ચા કેટલા પૂજા કરે એમને પૂજા ના

શિકાર છે હિરોઈન દેખાવ ઇન્સારી જેટલા બી અમેરિકામાં બીજા બધા ટકા ખાયા છે ઇંગ્લેન્ડમાં ટકા છે રહ્યા નહીં કોઈ કોઈને બાજે નહીં બહુ પૂછે અહીંથી આવે ને જેમાં અને ડખોરે કરતા અત્યારે ચોખ્ખું રહેવું જોઈએ ચોખ્ખું પ્યોર જગત પ્યોર થયું રહે એનો પ્રાપ્તિ થાય લીધેલી નહીં મારી બહેન પૂછે છે કે મને ગરબાનો બહુ રાગ ગરબાનો બહુ રાગ હતો તો હવે કેવી રીતે કાઢવો ગરબા કરવાનો રાગ રાગ નીકળી જાય અને કોઈને ના ગમતો હોય તો આ આવું બધું જે પીડ કરેલું હોય તે નીકળી જાય

ચિંતા ભગવાન બધું ઉદય હશે અત્યારે હા એ પોતે જાણવું વિચારે બરાબર અંદર મને નિરીક્ષણ જમવા બોલાવવા આવે તો બધું જમાડી જાતે બનાવી હા

哦。哼。那肯定。咱们咱们就说一下，我们。 હા દાદા સારું હતું અને પછી એ વિચારમાં પડી ગયું કે એટલું ભૂલ કરું છું તો પછી એમાં ને એમાં ભૂલ કરું છું વાત

બેલી બેલી બેરો જમવાનું તો દરિયે તોંતી ઓલમોટ જમવાનું દેવા લેવક જેવી વારે કે નિસપતિ મેં દેખતે હુના રે તા પર બડા દાદા ની દ્રષ્ટિ મડે ગરબા ગાઈએ એટલે આખો બધું કવિ ચાર્જ થઈ જાય બેટરી બરાબર ના બધા ડબ્બા જોઈન થયેલા હોય બરાબર જેવા ડબ્બા આપણે આજુબાજુ જેવા હવા ફરવા જાય એટલે ભાઈ મારે ત્રણ વખત જવાનું આખા જવાનું બધા બધા ફરી બે પાણી તો મળવું જોઈએ આનંદ આનંદ આનંદ આનંદ <laughs> યુદ્ધ જવું છે કે આ જઈને આવે ને દોસો ને દહી નાખો દહીં ના નાખે મીઠું નાખે દૂધમાં દહીં ના નાખે મીઠું ના નાખાય દાદા ના હોય કોક નાખી જાય કોક

મોહને ઉતરી જાય બધું છ બધા એને પછી છોકરો હોય ઘણી થાય તો અમે મોહ તો હાથ હાથ પડી ગયું દાળ લઈ ના લે ને બહુ દાદા

સમજથી તો ના રખાય તો પેલું જમણા હાથે ખાવાની ટેવ પડી ગયેલી ને અનંત પોતાના સંસ્કાર અવરા પડે અવરા સંસ્કાર અનંત પોતાના અવરા સંસ્કાર પડે અવરા સંસ્કાર પેલું પાઇપ બહાર છે કે નહીં જોઈ લે છે હવે હવડા કરવાના હવડા હવડા કરવા હવડા કોઈ કાય નહીં કોઈ બધા પાટા મીડી કરે ના લઈ જશે કેમ કાકા રડે છે તો છોકરો મરી ગયો મારો ડાયો નહીં ત્યારે એ મરી ગયો તો શું રડે છે દેખાવ સાથે ગયા લોકો પથ્થર જેવા પથ્થર જેવા નાખે એટલે હમ કરવાનું દહન કરવાનું દેખાય હું મળી ગયો અસમી મારો બાબો આપી ગયો મોરું બગડી જાય દેખાવ કરવા માટે ક્યાંક બગાડવું પડે એવું ખોટું ખોટું દેખાવ હું જોઉં અને સીધી રહ્યું તો પહેલા થયેલો આપણે પછી કઈ કે આવું થયું એટલે બધા મનમાં ખરાબ લાગે છે આવું ના કેવું મોડા બગડી જાય મોડા બગાડે હું મારું બધું કરતું જો ચાહે રાજી જાય જમા કરાવીને આવ્યા છે કે આપણે ઉપકારી નથી આપણે એની ઉપકાર નહીં કરતા એ બધું જમા કરાવીને આવે ગમે તે બધો હિસાબ લઈ જાય આપણું ઉપકાર કરતા ને બાપ કહ્યું મેં ઉપર મેં ઉપર બધું આપણે વાલી પણ બતાવી વાલી ગેસ છે બધા ગેસ છે ને બે છે ને એક જ ગેસ વાત ગમે છે કોઈ તમને કડવી લાગતું આપડે દાદા દાદા અમારા ફાગત નાના ગુજરી ગયા છે આપડે કાગળ લખીએ બાબુભાઈ કે અમારા પિતાશ્રી નો સ્વર્ગવાસ થયો છે એમ કાગળ લખીએ આપણે આપણે હમણાં લખે તમારા પિતા એમને પિતાશ્રી નો સ્વર્ગવાસ થયો અમને બહુ દુઃખ થાય જેવું લખે દાદા કાગળ ઊંડું જ લખે પાછું લોકો કે તમારા પિતાશ્રી નો સ્વર્ગવાસ થયો તેથી અમને બહુ દુઃખ થાય તમને એમ કાગળ ઊંડો લખે દાદા પાછું આપડે પેલા લોકો એમ આશ્વાસન આપવા આવે દાદા આપણા ઘરે કોઈ મરી ગયું હોય આપણા અમારા મારા સસરા મરી ગયા તો આપણે સન્નાન નો કાગળ લખીએ કે ભાઈ અમારા ફાધર ગુજરી ગયા પછી એ લોકો સામો આપણને આશ્વાસન લેટર લાગશે તમારા ફાધર ગુજરી ગયા એ જાણીને અમને દુઃખ થયું છે જમભાઈ એમ કહે છે કે આપડે એવો કાગળ લખીએ કે અમારા પિતાશ્રી સ્વર્ગવાસ થયા છે સ્વર્ગવાસ થયા છે એ લોકો એમ લખે કે તમારા પિતાશ્રી નો સ્વર્ગવાસ થયો છે તમને દુઃખ થયું છે તો ખરી રીતે એમ કે સ્વર્ગ માં ગયા હોય તો દુઃખ કેમ નું થાય એ તો સ્વર્ગમાં ગયા લખવાનું બધી વાતો પુસ્તકમાં તું કઈ જણાવવા બધા એવું લખાતું છે પોતાના બાપની આવડી જાય પોતાની પોતાને આ બધું અમારે સ્વર્ગમાં ગયા એમ લખાયું તારું ઘર તો ક્યાં નહીં બંધ થઈ ગયું હવે કરીને જમાનું કરતો કકડાટ કકડાટ સુધી આવે જીવન કકડાટ સુધી આવે આગળ મળ્યા પછી ગરબો આવે છે આપણું ગરબો કહેતો બાગર મળ્યા તો ઘોડા બધું લેણું વેણું ચૂકે થાય એ ના ના જાય ત્યાં સુધી દે રહ્યા હાથોમાં બાકી હોય તો હજુ હાથોમાં બાકી આપી જાય લેવાનું લઈ જાય કેટલા છોકરા રાખડી ત્યારે તમે જાણનારા બનીએ ને રાખડી જાવે ને કુટુંબ વાળા આપડે ઘર વાળા જ નથી ચડે એવું પેલું રામ રામજી નું એ છે પેલા ઓછી કરતો નતો ને તમારી ચિંતા કોઈ ઓછી કરતો નતો કરે છોકરાઓ કરે ચિંતા ઓછી તમારી કે તમે કરતા બધા કોઈ ઓછી કરી છે તમારી કોને કરી છે મોડું દિવસ જેવું અહીંયા પછી મોડું સારું છે છોકરા બીજા ત્યાં નથી પોતે કરે ચિંતા ના કરશો કરશું સમજો નહીં હા સમજો નો કહો બધો

આવતા મહિનાથી દાદા જુલાઈ પહેલીથી જુલાઈ ફર્સ્ટ આવતા મહિનાથી દાદા જુલાઈ ઓગસ્ટ અને ઓક્ટોબર ત્રણ મહિના ત્રણ ને આમ તો છ મહિના દાદા કેટલા પલ્લા વ્યાજ ને चाहिए आप आइए आइए आप सब आइए फिर नेक्स्ट टाइम आई विल लेट यू नो थैंक यू फॉर कॉल

આખી દુનિયા દુખાની એવા લાગે કેમ લાગે છે લોકોનું કઈ રેખાવું પડે છે મેં કેટલું બરાબર નીકળવાના જ તમે નીકળવાના નીકળવાના નીકળવાના દાદા ગોઠી જો હિન્દુ કર્મ પ્રાર્થનાઓ કર્યા કરે છે રાત મહત્વ બધા ભેગા ગામે ગામ પ્રેમ પ્રેમ કરશે પ્રેમ કરશે આ તો ગાતે આવે થઈ ગયું અગ્નિ સૂત્ર માં વર્મા હતી ત્યાં અગ્નિસિંહ કદાચ દોષ થઈ જાય પણ તરત ખબર પડે કે ખોટું થઈ ગયું દોષો થઈ જાય તરત ખબર પડે કે આ ખોટું થયું માફીઓ માગ માગ કરીએ એ પરિવર્તન જ થઈ ગયા ને બધાના દાદા પરિવર્તન હૃદય પરિવર્તન થવું પેલું હા હૃદય પરિવર્તન પેલું થવું એટલે માણસ તો થયા તેવો અને બુદ્ધિ થયા હવે જુદો પડે જુદો પડે બુદ્ધિ આપ્યા કરે ને હા દાદા હા દાદા અને એવું જણાવે જરા વધારે થાય એટલું બરાબર નવો ઉપાય એટલે મને આપતો પુત્ર ભગવ તમે સમજાય હૃદય પરિવર્તન આ દાદા પ્રેમથી હૃદય પરિવર્તન થઈ જાય છે માણસ પ્રેમનો તો આચાર જ જુદો આચાર જેનું જે હોય જબરદસ્તી લગન હોય એમ તો આ માલ છે કામનો લોકોને આનું તો આ માલ છે કામનો લોકોને બરાબર છે દરેક ની પાસે શું કામ નથી સમજાવ્યું સમજી ને હૃદય <laughs> પરિવર્તન પણ મોક્ષ એનાથી છે બુદ્ધિથી નથી હાથથી એટલે બિચારા દાદાની ભક્તિ બહુ સુંદર એ આ બે આવે છે ને જો દાદા વિશે આમ તમે આમ બે રહી ખોટે ને પોતે બોલે છે કે ફોટો ફોટો લેવા જોઈએ ફોટો લેવા જોઈએ લાગે ને બધું નહીં બરોબર છે ને એ આનંદ ભાઈ થતો નથી કોયલો રેવાય બે વચ્ચે ચાલતો તેમાં તમે વધારે કોયલો રેવાય પાછળ પાછળ આગળ પાછળ ખોવાઈ ગયેલા એટલે માર પડે પછી જમ પહેરી જાય આગળ પાછળ વિચાર કર્યો મરી ગયો માણસ દંડા પડે એવું જ રાખે અને એક નિર્ણય ના કર્યું મારે મળી જાય સીધા એટલો વિચાર કરશો ને કરવા દેવો નથી આજે તમને આવી જાય ને આવી જાય થઈ ગયો ભેદ થોડું થોડું થોડું પરિવર્તન થયું જ નહીં થોડું થોડું દાદા પર હતી જે જગ્યાએ બોલાય અને પછી જો જો તમારું જેવું રહેશે અત્યારે જે શનિવાર છે એ શનિવાર નો જ હોય રવિવાર ના હોય કે મન હોય એ પોલીસ નું કામ પોલીસ એટલે શું ના જોઈતી જંઝટ છે થયું કાયદો તો છે અને પોલીસ કહેવાય બધો રાખવાનો આવશે ને પાછળ એની ખોળો ના આગળ બીજું દાદાની આજ્ઞા પૂરી એટલે બોલો તો આને તો વાર નહીં લાગતી નહીં પેલા બે જણ ને પાછળ ખોવાતા નથી આગળ એ ખોવાતા વર્તના હા રડવાનું ખબર વર્તમાન પછી હશે એટલે ભૂલું રડવાનું ભૂલી જવાનું ક્રમિક માર્ગ હોય તો ઉપદેશ લેવાનું ખાતર તમે વિચારો કદ વિચાર તો ફોર્મ કદ વિચાર ચાલે ને ગમે છે વાતો શું ગમ્યું બધું બધું અમલમાં આવવું જોઈએ અમલમાં આવવાનું મારા અમલમાં લાવવાનું મારા હાથમાં બીજો કોઈ હાથમાં બીજો કોઈ જીવતો જ નહીં ખાવાનું તમારા હાથમાં પીવાનું તમારા બધું હાથમાં શીખવા મળ્યા પછી હું આમ કરી તે તમારા હાથમાં અને અમલમાં લાવવાનું તમારા હાથમાં નહીં હવે આપણે કરીએ તો અમલ થાય ને ભૂખ મટાવી કે આપડે હાથમાં નથી પણ ખાઈએ તો ભૂખ મળી જાય ને આપણા હાથમાં જ છે ને કહું તો ભૂખ મને બોલાવી મજા આવી ને તો મારા હાથમાં છે હા ભાઈ એક તો ભગાવી ગયા તેને હજુ થોડું પીસાવી રાખીએ છીએ બરાબર છે ને હું જોઉં છું વાર પેલું ગયું બધું જતું રહેશે પણ થોડું બાકી ને જતું રહેશે હજુ રહી છે ભૂતા ઉભા થાય કોઈ વાર કોઈ કા સ્ત્રી ના ભૂત બધા ઉભા થાય હજુ છે નહીં હા દાદા બરાબર જતું રહેશે આ માર્ગ સારો લીધો છે ચોખ્ખું કરવાનું તારી કઈ ભૂલ થાય છે કે આ ચાવી તમે આપી દીધી દાદા હમણાં ચાવી આપી દાદા વર્તમાન માં રહેવાની ચાવી વર્તમાન માં રહેવાની દાદા તો નથી જોઈ ગયા બાજુ બધું થોડું એવું કર્યા એકાદ જોડે છે અમારા મનાથી અમારે એક બાજુ છૂટી જાય છે ચાલી ચાલી ચાલી છૂટે નહીં સાંભળ્યું તમે એ મારા ગાડી થઈ જાય ગાડી થઈ જાય મેળ થઈ જાય હોજ બંધ થઈ ગયો ભાઈ નિરંતર આનંદ રહેવું ને ખુશ રાખવા જે નિર્મળ રાખશે ત્યારે લખાય નહીં લખાય ને દાદા ઉભે રહ્યા દાદા એ જાણે આપણી શક્તિ છે એટલે હવે શક્તિ એ ના મારે બોલતા કરો ઉઠી જાય છે તો મારે બધું એમ થાય વાર ગળી ઉઠાડ્યું એ મારું મન કાપી કહેવાય એ ના કહે કે તમારે એવું કરવું your awareness <laughs> is open. Uh, સારી સારી ગોગદા પર તરીકો બીજા નહીં સારી પુણ્ય હારી નહીં પુણ્ય જે પાછળ પાડી દે એ શું એવા એવા અંતરાય કરમ અંતરાય કરમ હોય એ પાછળ પાડી દે આપણને જ્ઞાન માં અજાગૃતિ પાછળ પાડી દે અંતરાય અંતરાય આપડે આ પૂછવાથી કરતા હતા પૂછવા તો બેઠો ખુલ્લો કરી આપે ગુજરાતમાં બનાવતા તો ગુજરાત ખુલ્લો હતો એ પ્રમાદ એ પુસ્તક આપડે ભક્તિ કરવું છે નીચે કરીએ એટલે થઈ જ જાય આપડા હાથમાં નીચે તમે નીચે કર્યો નથી ભેદભાવ રહેવું છે તો હજુ કાચું એટલે જરા કાચું થયા કરે પાક નથી સરસ થયા ઘણી ઘણી મૂકો છો અથવા ફરી ગણો છો ફરી ગણો સમજાય તમને નિશ્ચય એટલે ક્યાં કરવા મળે આકૃતિમાં નિશ્ચય નિશ્ચય એરપોર્ટ જવું છે નિશ્ચય ના શું થાય ના જવાય કોઈ કે હું ડર છે ગયા પણ ડર પણ નિશ્ચય તો જોઈએ ને ના ઊંધે પકડાય ન છે તો ઊંધે ગયા હોય તો કતો દેખાડે કોઈ ઊંધે ગયા હોય તો કોણ દેખાડે પૂછ્યા દેવીને તો બધું ક્યારે આવું પડ્યું છે એ કહેતા એના તો ખોઈ ગયો એ કે હું નહીં ખોઈ ગયો મૂર્ખા પોલીસ હોય તો ખોવાઈ જાય હું પોલીસ નહીં તમે પોલીસ તો અનાર્થ છે નહીં મૂર્ખા હોય કોણ એને ભગવાન બહુ દયા ગયા દયામાં ત્યાગ કરે વખતે ભૂલી જાય કોઈ નહીં જે આવું કહે બહુ દયા કોઈ જાય ખરું કોઈ જાય ખરું કઈ જાય એમાં પણ શું શોખ છે મારો શોખ નો ખોવાય બરાબર છે લગન માં જતો આવે જતા ગરબા ગરબા કુદાકુદ કુદાકુદ અમેરિકન જગ્યા કરી છું કેમ એને આપણે આવું હોય તો કરવું પડે લોકો પ્રયત્ન કરે આપણે ના કરીએ જતા કે શોખ હોય તેને ખોવાનું અગર ચીકરે જુએ તો હા દાદા આવે લાગે તો છે એવું કેટલા વખતમાં અપરાધમાં નહીં બે અપરાધમાં નથી બે ના મારે તો અપરાધમાં છે ને મારે કઈ જમી દો અગિયાર નીકળે ચાલે કેટલા પડ છે જાગતા કરી લેશે તૈયારી મળી શકે ને જીવન તો આનંદમાં જ રહેશે નિરંતર જે કંટાળો આવે નથી